કરીએ શરૂ ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનામ સાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખ सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराक्षिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारते मम આપણી સંગોષ્ઠી ને કારણે બે ચાર દિવસ નો વચ્ચે વિક્ષેપ થઈ ગયો એટલે પૂર્વા પર સંબંધ આપણો પાછો તાજો થઈ જાય એટલે થોડું સિંહાવલોકન કરી લઈએ આજે હેલી નથી આવી યશ નથી ત્યારે કોઈ ફિક્સ ટેક્સ્ટ કે કોર્સ પકડીને આપણે ચાલતા નથી એટલે અત્યારે મારા વગેરેમાં પણ ઉપસ્થિત નથી કયા તો હું આપણે શરૂ કર્યું તો એટલે જે મનમાં આવી રહ્યું છે તે શરૂ કર્યું છે અમારી નોટ્સ માં કંઈક હોય તો ક્રિયા હા ક્રિયા પર ધ્યાન હા સારા સારુ તો સવા કલાક ક્રિયા કર્મ નીતિ અને શરણાગતિ ભક્તિ એ શરૂઆતમાં આપણે જોયું હતું એના પાછળનો હેતુ એ હતો કે માનવ સભ્યતા કે માનવ જાતિ એમના વિકાસનો ક્રમ આપણે વિચારીએ તો એનું પણ કંઈક આ જાતના સ્ટેપ્સ આપણે વિચારી શકીએ એટલા વ્યાપક લેવલે આપણે આ વાતનો વિચાર ન કરીએ તો વ્યક્તિગત સ્તર પર પણ આપણે વિચારીએ તો હરે વ્યક્તિ છે એના જે પ્રગતિના સોપાન છે એ આપણે આ રીતે વિચારી શકીએ છીએ બાળક છે તો એમાં કેવલ ક્રિયા છે એમાં પોતાનો કોઈ સંકલ્પ સ્પષ્ટ નથી હોતો તે પછી જેમ જેમ આસપાસનો વ્યવહાર જુએ અને અનુભવ એને વધતા જાય તે પ્રમાણે સંકલ્પ પૂર્વક એ કંઈક ક્રિયા કરતો થાય એટલે એને આપણે કર્મ કરી રહ્યો છે એમ કહીએ એના પછી પરિવારમાં કઈ રીતે રહેવું આસપડોશની સાથે કેવી રીતે વ્યવહાર કરવો કે ઘરથી બહાર સ્કૂલમાં કે સમાજના કોઈ પ્રસંગમાં જઈએ ત્યારે મળનારી વ્યક્તિ સાથે કઈ રીતે વ્યવહાર કરવો મારું અને પારકું કોને કહેવાય એમ કરીને એક અમુક નૈતિકતાના મૂલ્યો શીખે એમ પરિવારમાં બે બાળક હોય બે વસ્તુ બેને અલગ અલગ આપવામાં આવી હોય પણ બાળકના મનમાં એમ થાય કે નહીં મને એની પાસે છે એ જોઈએ તો તે વખતે એને એમ સમજવામાં આવે કે તારી પાસે તારી વસ્તુ છે એની પાસે એની વસ્તુ છે આપણે બીજાની વસ્તુ ન લેવાય આમ નાની નાની નૈતિકતાના સિદ્ધાંતો છે એને આપણે શીખવતા જઈએ આ એની વિકાસની એક પ્રક્રિયા છે અને એમાં આપણે જોયું કે નૈતિકતાના મૂલ્ય છે એ બદલતા હોય છે તો બાળકને આપણા પરિવારમાં બાળક હોય ને આપણે સારા સંસ્કાર આપવા માટે એમ કહીએ કે સાચું બોલવું જોઈએ જૂઠું નહીં બોલવું જોઈએ પણ એ સાચું જૂઠું જ્યાં સુધી પરિવારમાં હિતનો પ્રશ્ન છે ત્યાં સુધી સાચું જૂઠું છે એ એનું એક માપદંડ હોય છે અને એમાં હિત અહિતમાં કોઈ પરિવર્તન થાય તો પાછું જૂઠું સાચું ગણાય સાચું જૂઠું ગણાય જેમ કોઈનો ફોન આવે ને આપણે રિસીવ ન કરવો હોય તો આપણે એમ એમ બાળકને કહી દઈએ કે તું એમ કહી દે કે ઘરમાં નથી તો હવે તે વખતે બાળક છે એના મનમાં એ નિશ્ચય ન થાય કે સત્યમેવ જય છે આ વાત સાચી છે કે ખોટી છે તો સમય સંજોગ અનુસાર આપણી નીતિ આપણા મૂલ્યો આ બધું બદલાતું હોય છે એ બાળક આ બધી વસ્તુઓને ઓબ્ઝર્વ કરે છે આપણા ધર્મશાસ્ત્રોની અંદર પણ આ વાતને કહેવામાં આવી છે કે વ્યવહારની અંદર જે પણ ચાલી રહ્યું છે એ વ્યવહાર છે બહુ કોમ્પ્લેક્સ નેચરનો છે એમાં જે ભાગવતમાં એક આવે છે કે ત્રિશુ ધર્મ વિવાહેશુ વૃત્યર્થે પ્રાણ સંકટે એટલે હસી મજાકમાં આપણે બેઠા હોઈએ તે વખતે આપણે કંઈક જૂઠું બોલીએ કોઈની સાથે કે વિવાહ આદિ પ્રસંગો છે એની અંદર કન્યા કે વરના ગુણ અવગુણના વિષયમાં થોડું ઘણું આપણે છુપાવીએ કે વધારે પડતું ઉમેરીને કહીએ પ્રાણ સંકટ આવી જાય સત્ય બોલવાથી આપણો પ્રાણ જશે તો પ્રાણ રક્ષા માટે અસત્ય બોલી દેવું એવી રીતે વૃત્તિ આજીવિકા વેપારી છે દુકાનમાં માલ વેચવા બેઠો છે ને એની અંદર એને સાચું જૂઠું કંઈક કરવું પડે તો આ બધાની અંદર નાનુત્તમ ત્યાગ જુગુપ્તિતમ એમ ભાગવતમાં કહ્યું છે કે એમાં જૂઠું બોલવું એ એટલું બધું અનુચિત નથી કેમ કે આ વ્યવહાર જ એવા છે કે એના વિના ચાલી જ ન શકે વાણિજ્ય છે તો એના માટે કહ્યું છે સત્યાનૃત્યન છે વાણિજ્ય એમાં થોડું સાચું થોડું જૂઠું તો વાણિજ્ય એ રીતે ચાલે નહીં તો ચાલી જ ન શકે વેપાર તો આ નીતિ છે જેની અંદર જેને આપણે સત્યદાસથી મોટો બીજો કોઈ ધર્મ નથી એવું જ્યારે સ્લોગન બોલીએ છીએ એ જ સત્યના વિષયમાં આ જાતના બેવડા માપદંડ ડબલ સ્ટાન્ડર્ડ છે આપણને વ્યવહાર પણ શીખવે છે પણ શાસ્ત્રમાં એમ કહ્યું છે કે જે સાચું જૂઠું આપણે આપણા વ્યવહારમાં કે આવા પ્રસંગોની અંદર નૈતિકતાના મૂલ્યની સાથે થોડી ઘણી આપણે છૂટ લઈ શકતા હોઈએ આગળ તમે કોઈ તીર્થમાં છો તીર્થયાત્રાના ઉદ્દેશથી છો કોઈ ધર્મ કાર્યની અંદર તમે બેઠા છો તે વખતે પ્રાણ સંકટ આવે તો પણ અથવા આવી જાતના કોઈ આત્વાદી પ્રસંગો ઉપસ્થિત થાય તો પણ અસત્ય નહીં બોલવું સત્ય જ બોલવું આ જે નિયમ પછી એનો અપવાદ અને એનો ફરીથી પ્રતિક પ્રસ્તાવ એટલે ફરીથી જે મૂળ નિયમ છે એના ઉપર પરિસ્થિતિને કારણે પણ વિચલિત નહીં થવું પણ એ સિદ્ધાંતને જ વળગીને ચાલવું આ જાતનો શાસ્ત્રમાં છે અને શાસ્ત્રમાં કહ્યું છે એ કારણે આવું કરવું એવું તાત્પર્ય નથી પણ આ જ વસ્તુને આપણે અન્યત્ર પણ જોઈએ તો વ્યવહારની અંદર પણ આ જાતનું કરવામાં આવતું હોય છે દાખલા તરીકે કોઈ મેજિસ્ટ્રેટ છે એ સમાજનો એક વ્યક્તિ છે પરિવારમાં છે એનો પણ કુટુંબ છે અને વ્યવહારમાં છે હસી મજાકની અંદર એ પણ જૂઠું બોલતો હોઈ શકે તે જ રીતે સામાજિક વ્યવહારની અંદર પણ કોઈક જાતની બહાનાબાજી વગેરે બીમાર પડી ગયો એટલે તમારા પ્રસંગમાં ના આવી શક્યો આમ ભલે ફરવા ગયો હોય તો આ રીતે એ મેજિસ્ટ્રેટ છે ન્યાયાધીશ સત્ય અસત્યનો નિર્ણય કરનારો પણ વ્યવહાર એનો પણ છે એ પણ મનુષ્ય છે એટલે સાચું જૂઠું એ પણ કરતો હોય છે જ્યારે ન્યાયાધીશની સીટ ઉપર બેસે તે વખતે એ આ જાતનો પક્ષપાત ન કરી શકે તે વખતે કરવું એ ન્યાયનો અનાદર છે સત્ય વિરોધી વ્યવહાર છે તો ન્યાયાલય એવી અપેક્ષા રાખે કે જ્યારે એ બોલો બે પક્ષીના વાદી પ્રતિવાદી કોર્ટ ની અંદર આવે ને તે વખતે શપથ લે તમે બહાર જમે કંઈ બોલતા હશો જૂઠું બોલો કરે પણ આ કટઘરામાં આવી ગયા પછી તમે સત્ય બોલો એવી અમે અપેક્ષા રાખીએ છીએ એવી રીતે ન્યાયાધીશના માટે પણ સત્ય બોલવું બધા માટે જરૂરી છે તો મનુષ્ય જાત છે વ્યવહાર છે એના માટે ક્યારેક આવા આવા પ્રસંગોમાં અસત્ય બોલાઈ જાય તો એમાં દોષ નથી પણ એ જ વ્યક્તિ ફરીથી જો ન્યાયાધીશની સીટ ઉપર છે તો તે વખતે હાંસી મજાકની અંદર જૂઠ બોલી દે કે કોઈ નજદીકી વ્યક્તિ છે એનો પક્ષપાત કરી અને કંઈ જૂઠું બોલી દે તો એ વસ્તુ ત્યાં માટે નથી ગણાતી તો વ્યવહારમાં સર્વત્ર આ નિયમ છે એક સર્વસાધારણ નિયમ પછી એનો અપવાદ જે તે પ્રસંગોને કારણે હોય છે અને પછી એ કોઈ ખાસ પરિસ્થિતિમાં એ અપવાદને પણ કેન્સલ કરી અને જે મૂળ સિદ્ધાંત છે એને રિસ્ટોર કરવામાં આવે છે હવે આ પરિસ્થિતિ એ છે કે જેમાં અપવાદની છૂટ તમે લઈ ન શકો તો નીતિ આ રીતે ચાલે છે અને એમાં આપણને એ વાત જોઈ હતી કે ધર્મ જે છે એટલે ધર્મના જે સિદ્ધાંતો કે નિયમો છે એ નીતિના કરતા વધારે સ્થિર છે વધારે સનાતન છે દ્રઢ છે એટલે અમુક પ્રસંગો પ્રસંગોવશ આપણને નીતિમાં જે જાતના છૂટછાટ લઈ શકતા હોઈએ છીએ એ ધર્મના વિષયમાં છૂટછાટ લેવાથી પાપ અને પુણ્યના ઇસ્યુ ઉભા થાય છે નીતિની અંદર નિંદા પ્રશંસા એટલાથી કામ પતી જતું હોય જરૂરી નથી કે દરેક અનૈતિક કાર્ય અધાર્મિક હોય કે પાપ પૂર્ણ હોય કેમ કે નીતિ છે એ સમાજ બનાવે છે કાલે સમાજ નીતિ બદલી પણ દે તો એ સ્થિતિમાં નૈતિકતાના મૂલ્યો એવા છે કે જેમાં કેટલાક એવા છે કે જેમાં અનિતિ કરવાથી પાપ પણ લાગી શકે જેમ કે ટેક્સ છે અત્યારે જે રીતે દરેક પ્રશાસન દેશ પોતપોતાની રીતથી કરની વ્યવસ્થા પોતાના સમાજ માટે લાવે છે શાસ્ત્રમાં કરની વ્યવસ્થા કંઈક જુદી રીતે બતાવવામાં આવી છે તો આજે દાખલા તરીકે જે તે દેશમાં આપણે રહેતા હોઈએ ત્યાંના કાનૂન પ્રમાણે આપણે કર નથી ભરી રહ્યા અને યા તો ટેક્સ પ્લાનિંગ કરીએ અથવા તો ટેક્સની ચોરી કરીએ બેમાંથી જે પણ કરતા હોઈએ તો એનાથી પાપનો ઇસ્યુ નથી ઊભો થતો જો એ ટેક્સનું બંધારણ ધર્મશાસ્ત્રના અનુરૂપ નથી તો જો ટેક્સનું બંધારણ ધર્મશાસ્ત્રના અનુરૂપ છે બાય ચાન્સ તો અહીંયા તમે જે પણ ટેક્સની ચોરી કરશો એમાં પાપનો ઇસ્યુ ઊભો થશે સમજાયું ને આપણે ત્યાંના ટેક્સના વિષયમાં હિન્દુ સમાજ એટલું જાગૃત નથી એને જ્ઞાન પણ નથી પણ મુસલમાનો આ વિષયમાં બહુ વધારે જાગૃત છે કેમ કે એમને ત્યાં જકાત છે અને ખેરાત છે આ બે મુસલમાનોને ત્યાં એમના ધાર્મિક દ્રષ્ટિથી પોતાના દ્રવ્ય છે એનો વિનિયોગ ધર્મ કાર્યની અંદર કરવા માટેની આ વ્યવસ્થા છે એટલે મુસલમાન હર વ્યક્તિએ મસ્જિદ કે જે પણ એમની વ્યવસ્થા હોય વકફ બોર્ડ હોય કે સ્થાનિક લેવલે જે કોઈ પણ મુલ્લાઓની કમિટી હોય એમને પોતાની આવકમાંથી પોતાની ભાગ છે એ આપવો પડે હવે મુસલમાનોની સ્થિતિ એ કે એ લોકો પોતાના ધર્મમાં કટ્ટર હોવાને કારણે જકાત પણ આપશે અને ભારત સરકાર છે એ વસૂલે ટેક્સ અલગ તો એમને ડબલ ટેક્સ લાગી રહ્યો છે આપણે ત્યાં પણ કે આપણો જે પણ આમદની છે એનો દશાંશ ભાગ છે દ્રવ્યની શુદ્ધિ માટે આપણને ટેક્સથી અતિરિક્ત સત્કાર એની અંદર વાપરવો જોઈએ અને રાજા તરફથી જે કોઈ પણ ટેક્સનું પ્રાવધાન કરવામાં આવે ધર્મની મર્યાદામાં એ આપણે અલગથી રાજાને આપવું જોઈએ તો એ રીતે દરેક ધર્મમાં આ વાત છે યહૂદીઓમાં પણ છે ઈસાઈઓની અંદર પણ આ વાત છે ચર્ચ સર્વિસ માટે એમણે ચર્ચને ડોનેટ કરવું જોઈએ જે કેથોલિક સમાજ છે એમના સિદ્ધાંતોમાં છે તો હવે આ વાત આમાં સમજવાની છે કે દરેક વખતે જે નીતિ છે કે કાનૂન છે કે સામાજિક નિયમો રિવાજો કે સિદ્ધાંતો છે એમાં પાપ અને પુણ્ય જોડાવા જોડાતા હોય તેવું જરૂરી નથી કેટલાક સિદ્ધાંતો એવા છે કે જે બંનેના કોમન હોય તો ત્યાં સામાજિક નિયમને આપણે તોડીએ તો પણ આપણને પાપ લાગી શકે પણ ધર્મનો નિયમ એ છે કે એનાથી વિપરીત કે એનું ઉલ્લંઘન કરીને આપણે કંઈ પણ આચરણ કરી રહ્યા છીએ તો સમાજની દ્રષ્ટિથી કદાચ એ સારું કાર્ય હોય તેમ છતાં પણ ધર્મની દ્રષ્ટિથી એ પાપ કાર્ય ગણાય સમજાયું ને તો સમાજ અને ધર્મ દરેક વખતે એક જ નિયમથી ચાલતા હોય એવું જરૂરી નથી સમાજની પોતાની વ્યવસ્થા છે ધર્મની પોતાની વ્યવસ્થા છે એ ધર્મના નિયમ છે એ જ્યારથી ધર્મની સ્થાપના થઈ લે છે ત્યારથી ચાલી રહ્યા છે એમાં પરિવર્તન નથી થતા અત્યંત ધર્મના જે બાહ્ય પાસાઓ છે વ્યવહારનો એની અંદર થોડા ઘણા પરિવર્તનને અવકાશ હોય છે પણ એ પણ એ જે તે ધર્મ છે એ પોતે જ કેટલો અવકાશ છે કે કેટલા રેન્જમાં તમે આને આમાં બાંધછોડ કરી શકો છો અને કેટલામાં નથી કરી શકતા એટલે ઓવર સ્ટ્રેચિંગ કરી અને તમે વધારે છૂટછાટ લો તો તમને અપરાધ લાગી શકે છે એમ એ ધર્મ પોતે પણ સમજાવે છે જેમ આપણે એ વાત બતાવી છે કે દેશ કાળ દ્રવ્ય અને વ્યક્તિની સામર્થ્ય સામર્થ્યનો મતલબ એની આયુ ઉંમર મર્યાદા એની માનસિક સ્વાસ્થ્ય એમનું શારીરિક સ્વાસ્થ્ય એની સંપત્તિ સમૃદ્ધિ આ બધી વસ્તુઓને લક્ષ્યમાં લઈ અને એને કોઈ પણ ધર્મનો ઉપદેશ કરવો કર્તવ્યનો એક દંડાથી બધાને નહીં ચલાવી શકાય ગઈકાલે આપણે સેમિનારમાં એ વાત જોઈ હતી કે શ્રી ગુસાઈજીને પાસે એક એવો કેસ આવ્યો કે એક ગરીબ વ્યક્તિ હતો એના રસોડામાંથી કૂતરો પસાર થઈ ગયો એ નિર્ણય લેવા માટે ગયો કે મારે શું કરવું શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે તું તારા પાત્રો છે એને લીપી પોતીને તપાવીને ધોઈને શુદ્ધ કરીને તું વાપર અને ધનિકને ત્યાં આવ્યું જ બન્યું તો એમને એમ આજ્ઞા કરી કે બધું જ તું કાઢી નાખે નવું બતાવ જેનું જેવું સામર્થ્ય તે અનુસાર એટલે જેના સામર્થ્યથી બહાર છે આચરણ કરવું એ એને ધર્મતયા કે કર્તવ્ય રીતે પ્રાપ્ત જ નથી નહીં તો અશક્ય ઉપદેશ થઈ જાય તો આ દૃષ્ટિથી આપણને સમજવાનું છે કે ધર્મ જે છે એ નીતિ કે કાનૂન સામાજિક રિવાજ પરંપરા એનાથી વધારે સ્થિર છે એનાથી વધારે મજબૂત છે ધર્મના પાલન કે ધર્મ વિરુદ્ધ આચરણ કરવાથી પાપ કે પુણ્ય છે એ પરિણામ સ્વરૂપ પેદા થાય છે અને નીતિ છે તેના અનુસાર જે કંઈ પણ સદસદ આચરણ કરવામાં આવે એનું પરિણામ આપણને લોકની અંદર આપણે સ્તુતિ નિંદા થાય અથવા તો ફાઇનાન્શિયલ કોઈ એવી પેનલ્ટી લાગે અથવા તો જેલ વેલ જેવું કે દેશ નિકાલા જેવું કે આ જાતની કોઈ સજાના રૂપમાં આપણને એ વસ્તુ ભોગવવી પડે જ્યાં જેવું હોય તેમ એનો સામાન્ય દાખલો આપું છું કે જ્યારે રામ રાજ્ય હતું ત્યારે એક વખત એક બ્રાહ્મણ છે એને ત્યાં બાળકનું અકાલ મરણ થઈ ગયું પ્રીમેચ્યોર ડેથ થઈ ગયું રામરાજ્યની એમ હત્તા હતી કે ત્યાં આવી આવું એક્સિડેન્ટલી પણ બનતું ન હતું ધર્મની પ્રતિષ્ઠા હોવાને કારણે બધા જ મનુષ્ય માત્ર જે છે એ પૂર્ણ આયુષ્ય નિરોગી જીવન જીવતા હતા જ્યારે આવી ઘટના થઈ અને શ્રી રામચંદ્રજી પાસે એ વાત પહોંચી ત્યારે રામચંદ્રજી કહ્યું કે આવું બની જ કેવી રીતે શકે કે જ્યારે મારું સુશાસન ધર્મના સંમત છે તેવી સ્થિતિમાં આવું અકાલ મરણ થાય એ તો આને શોધવું પડશે કે આવું બન્યું શા માટે એટલે રામચંદ્રજી પોતાના ભાઈઓને આદેશ કર્યો કે તમે બધી જગ્યાએ સંશોધન કરો શોધો આનું કારણ શું છે શ્રી રામચંદ્રજી સ્વયં પણ પધાર્યા અને પધારતા પુષ્પક વિમાનથી આપને એ દૃષ્ટિમાં પડ્યું કે ઘોર જંગલની અંદર કોઈ એક વ્યક્તિ બહુ જ કઠોર તપસ્યા કરી રહી છે વૃક્ષના ઉપર ઊંડો લટકી એટલે આપ ત્યાં પધાર્યા અને પૂછ્યું કે ભાઈ તું કોણ છો તો એણે કહ્યું કે હું શુદ્ર છું તો કે તું આ તપ શા માટે કરી રહ્યો છે તો મારે સ્વર્ગની પ્રાપ્ત કરવી છે આ દેહથી છે રામચંદ્રજી ત્રીજો પ્રશ્ન પૂછ્યા વગર એનું માથું તલવારથી કાપી નાખ્યું અને જેવું એનું મસ્તક ધડથી અલગ થયું એમ જે બાળક અકાલ મરણ પામ્યો હતો એ જીવી ગયો રામાયણમાં આ પ્રસંગ છે હવે આવું કેમ બન્યું એનું કારણ એ હતું કે ધર્મ વિરુદ્ધ આચરણ જે કરી રહ્યો છે શૂદ્રને કોઈ પણ જાતની તપસ્યા કે કોઈ પણ જાતનું આ જાતનું સાધના કરવાનું શાસ્ત્રતઃ પ્રાપ્ત જ નથી તેમ છતાં અનધિકાર ચેષ્ટા કરી અને શૂદ્રે લાંબા સાથે ટૂંકો જાય એ રીતે એણે આચરણ કર્યું એનું પરિણામ એ આવ્યું અધર્મ થયું કોઈ રામાયણ કે કોઈ કથાકાર આ પ્રસંગ કોઈ કથામાં કહે છે નહીં એવું સાહસ નથી કોઈને કેમ કે જો આ પ્રસંગ બોલે વાલ્મીકીમાં વાલ્મીકી રામાયણ કેમ કે આ બોલે ને તો ધર્મ તો સાચો કે છે એને પણ સરકાર એને જેલમાં નાખશે માયાવતી ને બધા ચડી જશે મનુવાદીઓ આવી ગયા હવે જુઓ ધર્મ અને નીતિ હા શંભુક શંભુક કા પ્રસંગ તો એની સાથે આ જાતનો છે નીતિ કંઈક અલગ છે ધર્મ કંઈક અલગ એ જ વાત છે આ જેટલા ધર્મો છે અને એ ધર્મના લોકો જે સમાજમાં વસે છે ત્યાં આ ઘર્ષણ સતત ચાલતું રહે છે મુસલમાનો જે વસે છે એમને ત્યાંની જે સરકાર છે એના સામે વિરોધ થાય છે ત્યાંની સ્ત્રીઓ છે ઘણી ઓસ્ટ્રેલિયા કે જાપાન આવા દેશો છે એ બુરખા ઉરખા પહેરવા નથી દેતા અહીંથી મહિલાઓને અને જો એ લોકો વધારે લપલપ કરે તો એમને કહે તમે જે દેશમાં બુરખા પહેરવાની છૂટ છે ત્યાં અહીંયાથી જાઓ તમને અહીંયા તમારું કોઈ કામ એવું એમને કહે અહીંયા રહેવું હશે તો અમારી પ્રમાણે તો હવે આ નીતિ અને ધર્મ છે આ રીતે એકબીજાના સામે ટકરાય છે પણ જે પણ ધર્મ હોય આપણે કોઈ પર્ટિક્યુલર ધર્મની વાત ન કહી શકીએ પણ જે પણ વ્યક્તિ પોતે એને ધર્મ સિદ્ધાંત માને છે એને નીતિ સમાજ કે કાનૂન એના કરતા વધારે સ્થિર દ્રઢ અને સનાતન માને છે એટલે ધર્મ જે છે એ કમ્પેરેટિવલી નીતિ કે કાનૂન કરતા સનાતન છે આવા જોઈએ તે પછી ધર્મની પરિભાષા નો આપણે વિચાર કર્યો હતો કે ધર્મ શબ્દ છે એને આપણે કઈ રીતે સમજીએ એમાં આપણે જોયું હતું કે કોઈ રિલિજન કે છે મજહબ કે છે ફેથ કે છે કે બિલીફ એમ જુદી જુદી રીતે એની ઓળખ અલગ અલગ જગ્યાએ આપવામાં આવે છે આપણે ત્યાં જ્યારે ધર્મ કહેવામાં આવે છે ત્યારે ધર્મનો એક શબ્દ જે રીતે ઘડાય છે જેનો આપણે દ્રષ્ટાંત આપ્યું હતું પંકજ તો પંખ એટલે કીચડ કાદો અને જ એટલે એમાંથી જે પેદા થયું છે તો પંખથી જે થયેલું છે પેદા એ પંકજ કહેવાય છે આ જે અર્થ છે એનો એ એની શબ્દની વ્યુત્પત્તિથી મળેલો અર્થ છે પણ વ્યવહારમાં જ્યારે પંકજ શબ્દનો પ્રયોગ થાય છે તે વખતે પંકજ કમલના ફૂલ માટે વપરાય છે એટલે અને આપણે એમ કહીશું કે પંકજનો અર્થ કમલ એ યોગ રૂઢ છે કેવલ રૂઢિ નથી પણ યોગ રૂઢ છે કેમ કે એ રૂઢ જે અર્થમાં છે એ પણ યોગથી તો પ્રાપ્ત છે જ એનું જે બ્રેકઅપ કરીએ એનાથી કમળ તો આપણને મળી જ રહ્યું છે પણ બ્રેકઅપથી અન્ય અર્થો મળી રહ્યા છે એને કેન્સલ કરીને પંકજ કેવલ કમલના માટે વાપરવામાં આવશે આ રૂઢી છે એટલે કેટલાક અર્થ છે એ વ્યુત્પત્તિલબ્ધિ હોય એમાં કેટલાક યોગ રૂઢ હોય અને કેટલાક કેવલ રૂઢ હોય એટલે રૂઢનો મતલબ શું કે યોગ સાથે કોઈ લેવા દેવા નહીં પણ જેમ પિતાબેનના ભાઈનું નામ પંકજ હવે આમાં યોગ રૂઢી નથી વ્યુત્પત્તિ લગ્ન પણ અર્થ નથી પણ આ વ્યક્તિનું નામ અમે પંકજ રાખ્યું છે તો આ રૂઢ થઈ ગયું માત્ર સમજમાં આવ્યું એટલે પંકજ શબ્દના બ્રેકઅપ થી મળતા જેટલા પણ અર્થ છે એમાંના એકમાં પણ એ અર્થ આવી નથી રહ્યો એ વ્યક્તિમાં પણ આપણે એનું નામ પંકજ રાખવા માંગીશું તો આ રૂઢી છે એ રૂઢી આપણી છે એમને ઓળખતા લોકો એ વ્યક્તિ જે આકૃતિ છે એને આ નામથી કે આ શબ્દથી ઓળખ છે આમ એવી રીતે ધર્મ જે છે એના વિષયમાં આપણે વિચાર કર્યો કે ધર્મ એટલે એની વ્યુત્પત્તિ શાસ્ત્ર એમ કહે છે કે ધ્રુવ ધાતુ છે એનાથી ધર્મ શબ્દ બને છે અને ધારણા ધર્મ એટલે જે ધારણ કરે છે જે બધાને ટકાવી રાખે છે જે બધાનો આધાર છે જે બધાનું રક્ષણ પોષણ કરે છે એ ધર્મ છે આ એની શબ્દની વ્યુત્પત્તિથી થયેલો અર્થ તે પછી કર્મ શબ્દનો જે પ્રયોગ છે એ વિવિધ અર્થોમાં થાય છે એ આપણે જોયો હતો શું શું વાત હતી હા પછી આપણે જોયું કે પ્રવર્તકનું નામ એટલે આપણે એ વાત જોઈએ કે વ્યુત્પત્તિ જે છે કે ધારણા ધર્મ એનો મતલબ શું કે ધર્મ કોઈક એવો સિદ્ધાંત છે એવી કોઈ જીવન પ્રણાલી છે કે જેનાથી જેને જેને અનુસરણ કરવાથી આપણે સસ્ટેન કરી શકીએ છીએ આપણો આપણું જીવન છે સુખમય સ્થિરતાથી જીવી શકીએ છીએ એવો એક કોઈ સિદ્ધાંત છે હવે સિદ્ધાંત જેને કહ્યો હોય એના નામથી એ ધર્મની પ્રસિદ્ધિ થઈ જાય કેમ કે આ જે પરિભાષા છે કે ધારણા ધર્મ એ તો સર્વસામાન્ય પરિભાષા છે કોઈ પણ વ્યક્તિના માટે સમજમાં આવ્યું ને તમે ઈસાઈને પણ કહી શકો યહૂદી પણ કહી શકો હિન્દુ શીખ છે મુસલમાન જૈન બૌદ્ધ કોઈને પણ ધારણા ધર્મ આ રીતે તમે ધર્મ શબ્દથી ઓળખી શકો છો પણ એ ધર્મનો સિદ્ધાંત કહેનારા વ્યક્તિ જો ભિન્ન ભિન્ન છે તો એના નામથી એ ધર્મની ઓળખ થઈ જશે જે આપણે જોયું કે સાઇસથી ક્રિશ્ચિયાનિટી કે ક્રિશ્ચન ધર્મ અથવા જીસસનો અપભ્રંશ ઈશુ થયું યેશુ થયું યેશુનો ઈશુ થયું ઈ અને એનું સંપ્રસારણ થાય તે રીતે તો જીસસનું જેસુ યેશુ અને ઈશુ એટલે ઈસાઈ તરીકે આપણે એને ઓળખતા થયા તો ઈસુ ખ્રિસ્તને જે ફોલો કરે એ ઈસાઈ ક્રાઇસ્ટને જે ફોલો કરે તે ક્રિશ્ચિયન એ રીતે ઉપદેશક કે પ્રવર્તકના નામથી ધર્મની ઓળખ થતી હોય છે તે પછી હા દરેક ધર્મ છે એનું પોતપોતાનું કોઈ શાસ્ત્ર છે એ શાસ્ત્રના નામથી ધર્મની ઓળખ થતી હોય છે અને એમાં આપણે જોયું કે બહુ ખોજ્યા પછી આપણને કોઈ મળ્યું નહીં આખરે આપણે <laughs> સનાતન વૈદિક ધર્મ જે છે એના ઉપર આપણે આવીને ટક્યા કેમ કે વૈદિક ધર્મ માટે કોઈ એક પર્ટિક્યુલર પર્સન આપણી પાસે નથી કે જેની સાથે એ ધર્મને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ વ્યક્તિ આ ધર્મ કયો અન્ય જેટલા પણ ધર્મો છે એમાં આપણને મહાવીર કે બુદ્ધ કે ગુરુ નાનક કે વર્તમાનમાં જે પણ પ્રવર્તિત થયા છે એના વિષયમાં કોઈને કોઈ ઉપદેશકો મળી રહેશે કે ત્યાં આપણને અબ્રાહમ કે ઈસુ ખ્રિસ્ત કે મોહમ્મદ આ બધા આપણને ઉપદેશકના રૂપમાં મળશે પરંતુ હિન્દુ ધર્મ છે એની પરંપરા એટલી પ્રાચીન છે કે એના અંદર ઈશ્વર સુધી જાઓ તો જ તમને એનો મૂળ જે પ્રવર્તક છે પ્રાપ્ત થાય એટલે ભાગવત એ કહે છે કે ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ આપણો જે ધર્મ છે એ ધર્મ તો સાક્ષાત ભગવાન દ્વારા કહેવાયેલો છે કોઈ મનુષ્ય દ્વારા કહેવાયો નથી એટલે ધર્મ ગ્રંથ ગ્રંથથી એની ઓળખ પણ હવે જ્યારે વિશ્વનો સમુદાય છે કોઈક ને કોઈક ધર્મ ગ્રંથ ને પોતાની આસ્થાનો વિષય બનાવીને ચાલે છે તો આપણે એમ કહી શકીએ કે જે કુરાન ને અનુસરે છે એ મુસલ મુસ્લિમ છે કે જે ને અનુસરે છે તે ઈસાઈ છે કે જે ઓલ્ડ ટેસ્ટામેન્ટ છે એને ફોલો કરે છે એ યહૂદી છે એમ આપણે ફરીથી એની ઓળખ કાઢી શકીએ તો આ ધર્મ ગ્રંથથી એની ઓળખ આપણે મેળવી શકીએ તે પછી ભૌગોલિક એમાં આપણે જોયું શું દ્રષ્ટાંત લીધું હતું હા તો આપણે આપણી અત્યારે ઓળખ હિન્દુ તરીકે એ શબ્દ પ્રચલિત થઈ ગયો છે પ્રચલિત છે એટલે આપણે એને ઉપયોગમાં લઈએ એમાં કંઈ બહુ આપત્તિની વાત પણ નથી આપણી સમજ માટે આપણે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે કેવલ કોઈ એક નદીના કિનારે કે એના બીજા કિનારે વસી રહ્યા છીએ એટલી જ માત્ર આપણા ધર્મની ઓળખ નથી પણ આપણે વૈદિક પરંપરા અનુસરનારા છીએ એટલે આપણે વૈદિક ધર્મ આપણો ધર્મ છે એ આપણી સાચી ઓળખ છે પણ બહારના લોકો વેદ સુધી પહોંચે એના પહેલા એ લોકો સિંધુ નદીથી આપણા ઓળખને મેળવતા થઈ ગયા અને સિંધુનો ઉચ્ચાર એ સકારમાં એ લોકો હળ બોલતા હતા એટલે એ લોકોએ હિન્દુ તરીકે એમને કહેવાનું છે શું થયું સાસુ ને હાહુ કે છે હા એ રીતે અહીંયા પંચમહાલની અંદર પણ આ છે સકાર છે એને હકાર બોલવાનું હા હાવ એટલે હાવ સારું છે તો સારું છે એમ સૌરાષ્ટ્રમાં તેમ અહીંયા પણ બધી જગ્યાએ છે આ સરળતા માટે એકવાર એવું થયું કે અમે લોકો જ્યારે કચ્છમાંથી અહીંયા આવ્યા ને તે વખતે અહીંયા બધા હવા હવા બોલે દરેકની અંદર તમને આંસુ આવતું હવે અમને આંસુ આવે એને કારણે જે અમારા સંપર્કમાં હતા એમને એમ થયું કે અમે એટલું અશુદ્ધ બોલીએ છીએ કે હાસ્યાસ્પદ બનીએ છીએ એટલે હવે એ લોકો કોશિયસ થઈ ગયા કે જ્યાં જ્યાં પણ હવે હ બોલીએ ત્યાં આપણે સ બોલવાનું હવે કે આ ખરેખર શું બોલવું જોઈએ એ તો હવે ખ્યાલ નથી પણ જ્યાં પણ હ બોલી એની જગ્યાએ શું બોલવાનું તો એવામાં એકવાર કમ્પાઉન્ડમાં કૂતરો આવ્યો તો હરે હરે હરે હરે હું કરી એને બોલા કે પુત્રો કે બોલે તો પુત્ર સમજે આ પુત્ર ના સમજે કે આ શું કહેવા માંગે છે ત્યાંથી આમ જોતો કે આ હરે શું કરે તો આ રીતે આપણે હિન્દુ પ્રદેશના વાસી એની ઓળખ આપણી હિન્દુ તરીકે થઈ ગઈ આ આપણી ભૌગોલિક ઓળખ છે અત્યારે એવા ઘણા બધા ધર્મો છે કે જે ધર્મોને એ લોકોની પોતાના જ દાયરામાં સીમિત છે બહારનો જે સવાલ છે એ એમના સાથે ઇન્ટરેક્શનમાં આવ્યો નથી એટલે એ ધર્મોની ઓળખ ભૌગોલિક રીતે છે એમનું નામ એમને પણ પોતાને નથી ખબર અને આપણો સમાજ છે એ પણ એમનાથી એટલો પરિચિત નથી કે એમને કોઈ ફિક્સ નામ આપી શકે એટલે આપણી અંદર તો ત્યાં જે વનવાસીઓ વસે છે એમના પોતાના કબીલાઓના અંદર એટલા બધા ધર્મોના પ્રકારો છે એટલી બધી દેવતાઓ ને એટલી બધી માન્યતાઓ છે કે એમનું કોઈ નામ શોધી શકવું પણ મુશ્કેલ છે એટલે આપણે એમને એમ કહીએ કે ભાઈ આ આફ્રિકન રિલિજન છે એમ એક નામ છે આપણે એમને બોલાવી દઈએ તો આ એમની ભૌગોલિક ઓળખ છે એમ જૂના સમયમાં આજે પશ્ચિમી જેટલા પણ ધર્મો પેદા થયા મિડલ ઇસ્ટમાં એમના વિષયમાં પણ એમનું પર્ટિક્યુલર કોઈ નામ ઉપલબ્ધ ન હતું એટલે એમને અબ્રાહ્મિક રિલિજન એ રીતે પણ એને નામથી ઓળખતા હતા લોકો કે આ ત્રણેય ધર્મ છે એનો આદ્ય પુરુષ અબ્રાહમ હતો અને અબ્રાહમની પરંપરામાં જે યહૂદી ઈસાઈ અને મુસલમાન ધર્મ પેદા થયો એ બધાને આપણે અબ્રાહ્મિક રિલિજન કહેવું આપણા માટે બહુ સારું પણ નામ છે કે બ્રહ્મને જે ન સ્વીકારતા હોય એ અબ્રાહ્મિક ત્યાં એ અબ્રાહમ એ વ્યક્તિવાદી છે ત્યાંનો જે એમનો ઋષિ કહેવાય ગાસજી જેવો અને આપણે ત્યાં બ્રહ્મને જે ન માનતા હોય ન સમજતા હોય છે અબ્રાહમે તો ભૌગોલિક પણ નામ હોય છે એના પછી હા તત્વચિંતન હા થી એમની ઓળખ છે એ આપણે સમજવી જોઈએ અત્યારે જે ઇસ્લામ જે છે એની એક ખાસિયત છે કે એ લોકો પોતાને એમ કે છે કે દુનિયામાં અગર સાચામાં સાચા કોઈ એકેશ્વરવાદી છીએ તો અમે જ છીએ તમે જો હમણાં રમજાન મહિનામાં એમના છાપાઓમાં એક એક લેખ આવતા હતા એને વાંચ્યા હોય ધ્યાનથી તો મોહમ્મદ નું આ માનવ જાતને સૌથી મોટામાં મોટું યોગદાન છે તો એ શું કે એમણે એકેશ્વરવાદ આપ્યો ઈશ્વર એક જ છે અને ઈશ્વરને જ ભજવું જોઈએ ઈશ્વર સિવાય કોઈને નહીં આ વ્યાપથી પોતાની બોક્સિંગ કરે છે પોતાના વડે પોતાના વખાણ કરે છે પણ હવે જે પણ હોય એમણે મોહમ્મદન રિલિજન કે કુરાનિક રિલિજન એ રીતે કે ઇસ્લામ જેનો અર્થ એ લોકો એમ કહે છે કે શાંતિ છે આપણે બધાને આંસુ આવે <laughs> ઇસ્લામ એટલે શાંતિનો ધર્મ તો એ લોકો પોતાના જે તત્વચિંતન છે અથવા તો પોતાનો જે મૂળભૂત સિદ્ધાંત છે એનાથી પોતાનો પરિચય સમાજને કરાવે છે કે અમે કોણ એકેશ્વરવાદી એકેશ્વરવાદીનો મતલબ શું કે અમારા સિવાય તમે બધા જ અનેક ઈશ્વરને માનો છો હવે દેવતા અને ઈશ્વર કે બ્રહ્મ એવી તો અક્કલ એ લોકોની અંદર હોત તો તો આ જંગલી વતમાં એ લોકો ક્યાંથી બહાર આવી ગયા હોત તો એની જેટલી અક્કલ એટલું જ તો કરે એટલે એમણે એકેશ્વરવાદથી પોતાનો પરિચય બીજા વિશ્વને આપવાનું શરૂ કર્યું તો આ સિદ્ધાંત આધારિત પરિચય છે કોઈ ધર્મનો સમજમાં આવ્યું એ જ રીતે આપણે ત્યાં જેમ ઈસાઈઓ છે એને આપણે જોઈએ તો એમનો મૂળભૂત સિદ્ધાંત છે ટ્રિનિટીનો ત્રિદેવવાદ એને ત્રિદેવ કહેવું તો એમના મતનું ખોટું ઇન્ટરપ્રિટેશન ગણાય પણ ટ્રિનિટી એમને ત્યાંનો શબ્દ છે ટ્રિનિટીનો મતલબ એ છે કે ઈશ્વર ઈશ્વરનો પુત્ર અને હોલી સ્પિરિટ પવિત્ર આત્મા આ ત્રણ ભેગા થઈને અને ઈશ્વરનું એક રૂપ બને છે એમાં આપણે ત્યાં પણ ત્રણનો સિદ્ધાંત છે સાત્વિક રાજસ તામસ આદિદૈવિક આદિભૌતિક આધ્યાત્મિક કે સત્યમ શિવમ સુંદરમ બ્રહ્મા વિષ્ણુ મહેશ આમ આ જે ટ્રીક છે ત્રણ ભેગા થઈને જે થયેલું છે એને ત્રિક કહેવાય એ રીતે એમને ત્યાંનો સિદ્ધાંત ટ્રિનિટીનો છે એટલે જે ઈશ્વર છે એના ત્રણ પાસાઓ છે એક તો ઈશ્વર ગોડ ફાધર હોલી ફાધર પછી હોલી સન એટલે જીસસ અને હોલી સ્પિરિટ પવિત્ર આત્મા આ ત્રણ ઈશ્વરના રૂપ છે ત્રણ ભેગા થઈને આ એમનો સિદ્ધાંત છે એટલે જો એ લોકો પોતાની ઓળખ આપવા ચાહશે તો કેમ આપશે છે અમે ટ્રિનિટીવાદી છીએ ત્રિકવાદી છીએ આપણા હિન્દુસ્તાનમાં પણ ત્રિક દર્શન હતું પ્રાચીન કાલમાં ત્રિક દર્શન આપણે ત્યાં પણ હતું જે શૈવ સંપ્રદાય કહેવાતો હતો આજે પણ એના તાંત્રિક રૂપમાં તો એ હજી પણ અવસ્થિત છે તો એ ત્રિક દર્શન એમનું પણ કહેવાય છે આ એમના સિદ્ધાંત આધારે એમની ઓળખ છે પણ તત્વચિંતનના નામે આપણે ત્યાં જે વાદ કે તત્વચિંતન એટલે ફિલોસોફી કે મેટાફિઝિક્સ આ આપણે ત્યાં પ્રચલિત થયું એ જાતનો અન્ય ધર્મોની અંદર ન થઈ શક્યું એમનો એમણે પોતાની કોઈ વાદના રૂપમાં પ્રસ્તુતિ ન કરી શક્યા જેમ આપણે ત્યાં જેટલા પણ વેદાંત દર્શન છે એ દરેકની અંદર કોમન જે ક્રાઇટેરિયા છે એ બ્રહ્મ અને બ્રહ્મનું ચિંતન કરનારા હોવાને કારણે બધા જ બ્રહ્મવાદી વેદાંત પરંપરામાં બધા બ્રહ્મવાદી કહેવાય હવે બ્રહ્મવાદ કહેતા સમસ્યા થતી હતી એટલે શંકરાચાર્યજીના સંપ્રદાય પોતાની ઓળખ કેવલા દ્વૈતવાદ केवलाद्वैत नाम से બ્રહ્મવાદી છીએ પરંતુ એ સંબંધમાં અમારો સિદ્ધાંત કેવલા કેવલ અદ્વૈતનો શ્રી રામાનુજાચાર્યજી એના પહેલા મધ્વાચાર્યજી એ દ્વૈતવાદી થયા શ્રી રામાનુજાચાર્ય છે વિશિષ્ટા વિશિષ્ટાદ્વૈત કેટલું જલ્દી સુકાઈ જાય શ્રી મહાપ્રભુજીના મતની અત્યારે ઓળખ શુદ્ધાદ્વૈત હજી બીજા પણ છે દ્વૈતા દ્વૈત અવિભાગા દ્વૈત અચિંત્ય ભેદાભેદ એવા અનેક બીજા પણ તત્વ ચિંતન છે પણ પ્રમુખ રૂપથી આપણે કહી શકીએ કે કેવલાદ્વૈત દ્વૈત વિશિષ્ટાદ્વૈત અને શુદ્ધાદ્વૈત આ રીતે પોતાના જે તત્વ ચિંતન છે એના આધારે એ તે ધર્મ કે સંપ્રદાય એની ઓળખ હવે આપણે જે જોઈએ છીએ કે બ્રહ્મવાદી હોવાના અર્થમાં બધા જ બ્રહ્મવાદી છે આમાંના કોઈ પણ આચાર્યએ પોતાના મત કે સિદ્ધાંતને આ નામથી વર્ણવ્યા નથી આવો કોઈ શબ્દ એમણે પ્રયોગમાં લાવ્યો નથી પણ જ્યારે કે શંકરાચાર્યજીએ બ્રહ્મવાદ કયો એમના પછીથી એમના મતના અનુકૂળ ન હતું એ જેટલા પણ ચિંતકો છે એમને એમનાથી પોતાનું અંતર બતાવવા માટે કંઈક નવું નામ આપવું જરૂરી બની ગયું એટલે એમણે શંકરાચાર્યજીની મતની ઓળખ કેવલાદ્વૈત નામથી શરૂ કરી જેમ પશ્ચિમના લોકો આવ્યા અને એ લોકોએ આપણને હિન્દુ તરીકે ઓળખવાનું શરૂ કર્યું પોતાનાથી એમની આઈડેન્ટિટી કંઈક અલગ છે બતાવવા માટે એમનાથી મધ્વાચાર્યજી કહ્યું કે નહીં આ અદ્વૈતવાદી છે હું દ્વૈતવાદી છું રામાનુજાચાર્યજી કહ્યું કે નહીં મારો દ્વૈતવાદ પણ નથી અને કેવલ અદ્વૈત પણ નથી પણ વિશિષ્ટ દ્વૈત અને આપણે લોકો એમ કહ્યું કે અમારી ત્રણ માંથી જુદા છે અમે શુદ્ધ અદ્વૈતવાદી હવે એનો મતલબ જે હશે ત્યારે જોઈશું અત્યારે એના એમાં ડિટેલમાં જવાની જરૂર નથી પણ તત્વચિંતનના આધારે કોઈ પણ વિચારધારા છે એની આપણે ઓળખ લઈ શકીએ છીએ જેમ આપણે અત્યારે રાજનૈતિક પક્ષો છે એ પક્ષો પોતે કઈ રીતે પોતાની ઓળખ આપે છે જેમ એક વ્યક્તિ કહ્યું અમે સમાજવાદ છે અમારો હવે સમાજવાદ એ એક સમાજવાદ થયો પણ પછી સમાજવાદની અંદર જ્યારે એ લોકો એકબીજાની સાથે ઝઘડ્યા તો એક જણાએ કીધું કે નહીં અમારો બહુજન સમાજવાદ છે તો એ થઈ ગયું તો બહુજન સમાજવાદી થઈ ગયા એવી રીતે જે કોંગ્રેસ હતી જે આઝાદી માટે પેદા થયેલો જે એક લડત હતી કે સંગઠન હતું તેના રૂપમાં એ પેદા થયું અને તે પછી એણે પોતાનો એક राजनैतिक पक्ष रूप में प्रतिष्ठा जाती थी एम जय विभाजन थू विवाद ने कारण तो एक इंदिरा कांग्रेस थी गई ने एक राजीव कांग्रेस थी गई ने एक फलानी दीकरी एम जुदा जुदा कांग्रेस कांग्रेस कॉमन रू पर विशेषाओं बदलता गया एम द्वैत तो केवल अद्वैत विशिष्ट अद्वैत शुद्ध अद्वैत एम अद्वैत दरेक कॉमन है विशेषण थी એને ડિફરન્શિએટ કરવામાં આવે છે કે આ અદ્વૈત આ નેચર નો અદ્વૈત છે તો વિચારધારા છે જેમ ભારતીય જનતા પક્ષ એમ કે છે કે અમે રાષ્ટ્રવાદી છીએ તો સીધું એનું પ્રહાર મુખ્ય જે મલ્લ છે એમના એમના ઉપર થાય કે તમે રાષ્ટ્ર વિરોધી છો તો આ રીતે વિચારથી પણ કોઈ ધર્મની ઓળખ હોય છે સિદ્ધાંત તત્વથી તે આપણે જોઈ વાત આ થઈ ગયું સ્પષ્ટ આમાં કઈ રહ્યું છે બાકી નહીં ને હવે આને આપણે આ અત્યાર સુધીનો જેટલું પણ વિવેચન છે એ બહુ વ્યાપક સ્તર ઉપર છે હવે એને પર્ટિક્યુલર લેવલ ઉપર આપણે સમજી લેવું જોઈએ કે આપણે જ્યારે એમ કહીએ છીએ કે આપણો ધર્મ શું આપણે વૈદિક છીએ વૈદિક એટલે વેદમાં જે કહેલું છે તે અમારો ધર્મ આમાં જે એક પ્રત્યય છે એનો મતલબ થાય સંબંધિત વેદ વૈદિક દેશ તો દૈશિક સમજમાં આવ્યું કાલ તો કાલિક આ દરેકની અંદર એક એક લાગી રહ્યો છે એ જેના સાથે લાગે એનાથી રિલેટેડ વેદથી રિલેટેડ વેદ થી સંબદ્ધ કાલથી સંબદ્ધ કે કાલથી જોડાયેલું કાલના સંબંધ વાળું તો વેદ સંબંધી જે છે તે વૈદિક આ આપણો ધર્મ છે આપણે ત્યાં ધર્મની પરિભાષા એ અનેક રીતે અપાઈ છે હા हाँ वेद मतलब ज्ञान विदलिंग ज्ञान है विजय विद जो पद है जिसके जिससे बनता है विद्वान ज्ञानवान उसी का ये वेद है क्या बोल रहा था હા હા એટલે વૈદિક ધર્મ જે છે એ આપણે જોયું કે આપણો જે ધર્મશાસ્ત્ર છે શાસ્ત્ર ગ્રંથ છે એનાથી આપણી ઓળખ છે હવે એની પરિભાષા આપણે ત્યાં કઈ કઈ રીતે આપવામાં આવી છે એના ઉપર થોડું ધ્યાન આપો એક આ જે છે એના માટેનું વચન છે મહાભારતનું છે વેદ પ્રણિહિતો ધર્મ વેદ પ્રણિહિતો ધર્મ હા સારું તો આમાં પ્રાણ પૂરી દે બધા ઠાકરો દે એટલે વેદે જે કહ્યું છે તે ધર્મ વેદોક્ત કે વેદપ્રોક્ત ધર્મ વેદમાં જે કહેવામાં આવ્યું છે તે ધર્મ પછી આ ચાલે ક્યાં થોડી વાર મને કે આમ સમૂકની જેમ લટકાવી રાખવી પડશે થોડું ગ્રેવિટી કામ કરે નીચે ઉતરે અચ્છા ચાલે છે હા પછી યતો અભ્યુદય અયટ યથોભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ યથો એટલે યત અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ અધર્મ આનો મતલબ છે યશો એટલે જેના દ્વારા અભ્યુદય એટલે લૌકિક અને નિશ્રેય એટલે અલૌકિક સિદ્ધિ પ્રાપ્ત થાય તે ધર્મ એટલે લૌકિક અને પારલૌકિક સિદ્ધિ પ્રાપ્ત કરવાનો સાધન એ ધર્મ લખો લો શું યા તો લૌકિક અને પારલૌકિક સિદ્ધિની પ્રાપ્તિનું સાધન આને થોડું બોમ્બાસ્ટિક વર્ડમાં શંકરાચાર્યજી પણ બતાવ્યું છે ખાલી લખી રાખજો બાકી કઈ જરૂર નથી યાદ આવ્યું એટલે કહું છું બલવદ અનિષ્ટ આમાં અનિષ્ઠતા એવું છે પણ સમજમાં આવે એટલે કરીશું અનનું બંધી બલવદ અનિષ્ટા નનુબંધી સ્વે સતી બલવદ અનિષ્ટા નનુબંધિત્વે સતી ઇષ્ટ સાધનકો ધર્મ મને તો લાગે છે કે આજ આપી દે બોડી બોડીને આંગે બલવદ અનિષ્ટ અનનુબંધિત્વે સતી શિષ્ટ સાધન તો ધર્મ આનો સીધો સારો અર્થ સમજી લો લખતા ન ફાવે તો પછી હું ફોટો પાડી લો કેમ આ ઈષ્ટ કોણ સો એ તો સનાતન પ્રોબ્લેમ શું લખ્યું ના અહીંયા શું લખ્યું પાછો આ પહેલી જે ડેફિનેશન છે એ એનો સોર્સ બતાવે છે પહેલી જે ધર્મની પરિભાષા છે એ ધર્મનો સોર્સ એનું જે ઉત્પત્તિ સ્થાન એ બતાવે છે કે વેદમાં કહેલું છે તે ધર્મ ધર્મ શું તો જે વેદે કહ્યું હોય છે બીજું જે લક્ષણ છે અભ્યુદય અને નિશ્ચય સિદ્ધિ એ આનું પ્રયોજન બતાવે છે કે ધર્માચરણ શા માટે અથવા વેદ આપણને ધર્મ શા માટે બતાવે છે પ્રયોજન એટલે આ પહેલું છે કારણ લક્ષણ છે બીજું છે પ્રયોજન લક્ષણ અથવા એને સાધન લક્ષણ પણ થઈ શકે અને આ પણ એ જ વાત છે થોડી રિફાઇન્ડ ડેફિનેશન છે આ આ ડેફિનેશન શંકરાચાર્ય એટલા માટે આપી રહ્યા છે કે આપણે ત્યાંનો જે અથર્વવેદ છે એ અથર્વવેદમાં ઘણા બધા એવા સકામ કર્મો બતાવવામાં આવ્યા છે કે જે કર્મનું ફલ અનિષ્ટકારક છે પણ તેમ છતાં પણ વેદમાં કહેલું છે દાખલા તરીકે એક શેન શેનયાણ નામનો યજ્ઞ છે એ યજ્ઞની અંદર શેન એક બાજ પક્ષી ને કહેવાય છે એની આકૃતિની વેદી બનાવવામાં આવે છે અને એમાં હોમ કરવામાં આવે છે એ શેનયાળનું મુખ્ય પ્રયોજન એ છે કે જો તમે તમારા શત્રુનો અનિષ્ટ ઈચ્છતા હો તો એ શેન યાદ કરો તો એના તમારા શત્રુ ઉપર આપત્તિ આવે એક જાતનો અવિચાર પ્રયોગ છે હવે પ્રશ્ન એ થાય કે આવી વસ્તુ છે વેદમાં કેમ કહેવી વેદમાં તો દયા શીખવવી જોઈએ મનુષ્ય સહનશીલ બને એવું આપણને જે આપણને સામાન્ય ધર્મમાં કહ્યું છે ધૃતિ ક્ષમા દમ હસ્તે સૌ ઇન્દ્રિય વગેરે એની જગ્યાએ શેનયાગ જેવો મારણ પ્રયોગ છે કેમ બતાવવામાં આવ્યો વેદ એમ કે છે કે આ અચ્છા હવે જે આ કર્મ કરશે ચલો શત્રુને તો જે થવાનું હોય તે થાય પ્રયોગ સફળ થયો હતો પણ કરતાને શું યજ્ઞ જે કરે આ એને નર્ક પ્રાપ્તિ સમજાવ્યું ને જે આ યજ્ઞ કરે એ નર્કમાં જાય અને સફલ થાય તો એનો જે શત્રુ છે એના ઉપર વિપત્તિ તો આવે क्यों आपत्ति એટલે શાસ્ત્રમાં ઉલ્લેખ છે હવે મેં કોઈ દિવસ જોયું નથી અને કોઈએ કર્યું હોય એનો કોઈ મારી પાસે ડેટા નથી અવેલેબલ કે એને શું રિઝલ્ટ મળ્યું હા ના આ ખાલી મેલી વિદ્યા નથી આ તો થોડી થોડી વિદ્યા છે એટલે અથર્વવેદ પોતે એ વાત કહી રહ્યો છે કે ભાઈ આ યજ્ઞ કોણ કોણ કરે કે જેની એકદમ ક્લિયર કટ સમજ છે કે આ જે હું કરીશ એના પરિણામ સ્વરૂપ મને તો નરક મળશે પણ મને ભલે નરક થાય પણ મારા શત્રુ ઉપર આપત્તિ તો આવે આવી પોતાની આમ ફિદાઈની કામના જેની હોય એના માટે આ શાસ્ત્ર બતાવે છે હવે બતાવ્યું શા માટે એનું કારણ સમજી લો કે જેમ તમે વિવાદ થયો કોઈ સમાજમાં બે વ્યક્તિ વચ્ચે અને તમે એમ કહો કે ચલો હું એને જઈને શૂટ કરી આવું તો આપણો કાનૂન શું કહે છે કે નહીં તમે જઈને એને કહો કાનૂન હાથમાં ન લો તમે અમારી પાસે આવો અમે એને મોતની સજા આપીશું તો જે કંઈ પણ તમને પરિણામ જોઈએ છે એ કાનૂનના દાયરામાં લઈને તમે કરો કાનૂન હાથમાં ન લેવો સામસામાં ભાગવાની જગ્યાએ વેદ એમ કે છે કે તમે એક આ અમારો ઉપર છોડી દો અમે એને તમારી ઈચ્છા મુજબ જે કંઈ પણ પરિણામ હશે તે અપાવીશું પણ તમારે ગણતરી રાખવાની કે નરકમાં જવું પડશે તો આપણે ત્યાં કાનૂનના હિસાબે અગર કોઈને ફાંસી ફાંસીની સજા થાય ને પણ વાદી કહેવાય કે પ્રતિવાદી જે કહેવાતો હોય વાદી હા જે આરોપ આરોપ કરી રહ્યો છે તે એને તો જેલ નથી થતી પણ એ કાનૂની પ્રક્રિયામાં જે ધક્કા થાય એટલા વર્ષ સુધી એ જેલથી પણ છે એ યુતિ કથા છે સાથે હોય તે છતાં પણ कोर्ट में धक्का खाए नरक बदतर से एम वेद एम कहते के तमो मन में कोई एवं कामना है कि भगवान में नरको पी शत्रु ने विपद देता भले मैंने नरक थी जाए तो मारो शत्रु बर्बाद थी जवो जो है तो तू कर बात चौकी समझ में लगे कि ये जैसे तू नरक में जीश आना भी खाए शू सीधो लाभ कोई नहीं नरक में पड़ से हो तो પણ એને વેદની આજ્ઞા પાડી એનાથી એના શત્રુ ને વિપત્તિ આવી એને જાત અનુભવ્યું એનાથી એનો વેદ ઉપર વિશ્વાસ દ્રઢ થશે કે શાસ્ત્ર જે કહે છે તે થાય છે હવે જે શાસ્ત્ર આ જાતનું વિચિત્ર કર્મ બતાવી રહ્યું છે એ જ શાસ્ત્રે એ વાત પણ કહેલી છે કે મનુષ્ય નિષ્કામ કર્મ કરવું જોઈએ ભગવદ અર્પણ બુદ્ધિથી કર્મ કરવા જોઈએ ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ તો એક વિશ્વાસ એનો દ્રઢ થશે તો શાસ્ત્રના અન્ય જે સદુપદેશ છે એના ઉપર પણ વિશ્વાસ કાલાંતરમાં એનો દ્રઢ થશે આપરાધની તો એ દ્રષ્ટિથી શાસ્ત્ર આપણને આ ઉપદેશ આપે છે પણ આ ચેનયાગ જેવા જે કર્મ છે એ ધર્મરૂપ નથી એનું વ્યાવર્તન કરવા માટે શંકરાચાર્યજીએ આ આટલી લાઈન ઉમેરી કે બલવદ અનિષ્ટ અનનુબંધિત દ્વેષ બલવદલિક એટલે નરક પ્રાપ્તિ છે આગ વગેરે થતી હોય છે એના સિવાય ઇષ્ટ સાધન કરનારો છે તે ધર્મ છે એટલે વેદમાં કહેલું બધું આ રીતે ધર્મ છે એમ નહીં સમજવાનું પણ વેદમાં પણ જે અનિષ્ટ સાધક નથી પણ ઇષ્ટ સાધક છે એટલું જ ધર્મ છે એટલે એની નાની પરિભાષા છે એ ઇષ્ટ સાધન તાકો ધર્મ ઇષ્ટ સાધન કો ધર્મ આ એની ટૂંકી પરિભાષા હતી વેદમાં કહેલું છે પણ વેદની અંદર બીજા પણ એવા વિચિત્ર કર્મો બતાવેલા છે એટલે એનાથી સેફ સાઈડ કરવા માટે શંકરાચાર્યજીએ આ એક બીજી પરિભાષા કરી લાગી ગયા અચ્છા સારું તો હા નાઇટ સેટથી લગાવ તો ખરો બધું લગાવી દીધું છે તો અહીંયા મધ્યમાં પ્રતિષ્ઠા કરો તો આ ધર્મ જે છે આપણો વૈદિક ધર્મ છે વેદ પ્રણિહિતો ધર્મ એટલે વેદે જે કહ્યું છે તે ધર્મ છે આ એનું કારણ લક્ષણ થયું તે પછી યશો અભ્યુદય નિશ્રેય સિદ્ધિ એટલે અભ્યુદય એટલે ઇહલોક સંબંધી અને નિશ્ચય છે એટલે પરલોક સંબંધિત સિદ્ધિ પ્રાપ્ત કરાવનારો ધર્મ છે સાથે સાથે ઇષ્ટ સાધન સાથો ધર્મ ઇષ્ટ એટલે મનગમતું ઈચ્છિત અભિલષિત એને પ્રાપ્ત કરાવનારો ધર્મ છે પરંતુ બધું જ વેદની અંદર અભિલષિત જ નથી કહ્યું પણ જે અનિષ્ટકારક કર્મ છે એમાં એનાથી બચી અને જે ઇષ્ટ સાધન કરાવનારું છે એ ધર્મ છે આ જાતની આપણે ત્યાં પરંપરાગત હજી તે સિવાય ઓર પણ વિષય છે આવતીકાલે આપણે કરીશું એના માટે તો પુનર્જન્મ જોઈશે રતિલાલે હા સર